પાંચ હજાર દસ એની બાધા થાય નિયાણું કરે નિયાણું કરે નિયાણું મળે આવે નિવેડો જ નથી લાખ હજાર દસ હજાર ત્યારે પુસ્તક છે તો બુદ્ધિ છે બુદ્ધિ છે તો જ્ઞાની પુરુષ ને ઓળખાણ જ્ઞાની પુરુષ હોય પણ એની ઓળખાણ પડતી નથી તે પેલા જે ત્રણ દોષ કૃપાદેવ જે કીધા છે માન રાગ અને અરે ના આપણે ઓળખાણ પૂછીએ હાર લાગે છે તમે હજે છે લાગા ખાવા બીજું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે છે શું કરે પ્રિન્સિપલ કે આ પ્રિન્સિપલ સાહેબ મારે લાયક છે એવું પ્રિન્સિપલ ની પરીક્ષા કરે નાનું છોકરું મેટ્રિક થયેલો માણસ હોય તો પરીક્ષા કરે કે આવો આવો આવો પછી લાવો પૃથ્વીમાં પરીક્ષા કરો પછી પૃથ્વી પરીક્ષા આપો એને હવે એ પોતાની માંગણી પ્રમાણે કે પોતાના પોતાના વિચારો પ્રમાણે કે એ પ્રમાણે માગે કેવી રીતે મળવાનું એ નાનું છોકરું પોતાની માંગણી પ્રમાણે કે પોતાના વિચારો પ્રમાણે માગે તો કેવી રીતે મળવાનું એક નાનો છોકરો પ્રિન્સિપલ ને પરીક્ષા કરવા જાય તો આ લોકો શું કે પ્રિન્સિપાલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો પ્રિન્સિપાલ ની પરીક્ષા છોકરો કેવી રીતે લઈ શકવાનો એ રીતે આ જ્ઞાની પરીક્ષા કેવી રીતે

કે મારે જ્ઞાની છે મોટું થવું નથી આપણે પરીક્ષા કરીએ માણસ પરીક્ષા કરે જ્ઞાની ની પરીક્ષા જ્ઞાની પરીક્ષા કઈ પરીક્ષા કરતા આવતો જ્ઞાની પરીક્ષા કરવાના અમારી પરીક્ષા બધા લોકો આજુબાજુ પૂછ્યું એટલે આપણે જોઈએ કે લોકો બધા ઉચ્ચાર છે બધા છે બધા છે બહુ પણ નાની નાની સ્કૂલમાં બીજી સ્કૂલમાં બધા લાગતું ના હોવા જોઈએ કેવા ના હોવા રોકે જેવી એને ખબર જ નથી પડતી કોઈ સત્સંગ કરી રહ્યો એને ખબર જ નથી પડતી કોઈ સત્સંગ કરી એ તો ખબર પડે તો દુનિયાનું મોટું હાથે કરાય પોતે પોતાના મોટું હાથે માની જાય સત્સંગ કહેવાય બધા વાંચે આ વાક્ય બધા વાંચે પણ આપડા દાદુ આચાર્ય માર્ગ વાંચે છે મારી ના વંશ ધરાય પછી માં એવું આપડા આચાર્ય માર્ગ છે પોતાની વાત નથી કરવી પોતાની વાત નથી પૂછે છે પોતાની વાત નથી પૂછે બીજાની વાત કોઈ વાત કોઈ વાત છે નહીં પોતાની વાત ધર્મ અને સાધન બંધનમાં પડ્યા એક સાધન ને પેલા બોલાવે એનો નાક ખેંચે ખાતી કરી લે ત્યાર પછી જાનૈયાવાળા અંદર બેસવા દે સાધુ નાક ખેંચે ને પેલા પછી બેસવા દે બધાનામાં દાદાને ન મળ્યા હોય તોય પણ એવું લાગે છે કે હા સાચી આવું થયું હશે એમનામાં એમના બધા ની અંદર આ જ બધું થયું કે હા હા હમણાં ફેરફાર સાચી થયો નહીં તો પેલા એક ક્રિયાવાદી હતા દેરાસર જવું પ્રતિક્રમણ કરવું આ કરવું તે કરવું બધું કરે બધા ત્યાં દેરાસર માં ગાતો તો તારે ભાવ થતો હવે ઘેર હું ડાઇનિંગ ટેબલ ઉપર ચા પીતી વખતે જાઉં છું તારે એના કરતા વધારે ભાવ રહે કારણ કે દાદા છે પાસે નથી સંયમ હોય તો સઘન ના હોય સઘન હોય તો સંયમ ના હોય હોય તો સંયમ હોય ને અને સંયમ હોય તો સઘન ના અમારા આવેલો બધું અમારી જે જ નહીં વાગ્યો જ નહીં સર્વસ્વી સર્વસ્વથી બચાવ સર્વસ્વ રોગ થી મજા जो કેવું એવું થાય કે પથ્થર ના જોઈએ આ ના જોઈએ પછી એ પેલા ઓર્નામેન્ટલ માં જ આવે ને એ બધા એ સમજાવવાના દેખાતું જ નથી નિયમ આપી શકાય બે શબ્દ આપી નિયમ નિયમ એમને નિયમ લોકોને વર્ણામેન્ટલ રહે છે ઓર્નામેન્ટલ માર્ગ ની અંદર કઈક કરીએ છીએ એવો એક ખોટો મિથ્યા સંતોષ રહે છે મિથ્યા સંતોષ છે હા એક શાંતિ જતી રહે જેમ કોઈ કહે કોઈ ડુંગર આમ દેખાવ પૂરો કરતા હોય પોતે તે વાતાવરણ હોય ત્યારે કેવું દેખાય છે લોકોને ગમે રસ્તો જે બંધ ઉત્તર બંધ પછી દક્ષિણ અંતરાળ એવો રસ્તો પડે દેખાયો છે બદલાય તો ઉત્તર થી પૂર્વ ભરી બદલાય નોર્થ ઈસ્ટ માં બદલાય પાછું એકલી ઈસ્ટ માં નહીં નોર્થ ઇસ્ટ માં જતો હોય પણ સાઉથ ઇસ્ટ માં જતો હોય જાગૃત છે કરતા હતા ચંદ્રકાંતભાઈ સાથે મળવાનું થાય ત્યારે સત્સંગમાં એ વારે વારે આ એક વાક્ય વધારે કહેતા હતા કે જે આપણા મહાત્માઓ હવે ખોટ તો ખાતા જ નથી હવે નફો કેટલો કરે છે કે નહીં એની જાગૃતિ પણ આધાર છે પણ ખોટ બિલકુલ ખાતા નથી પાછળ કોઈ વાર ના કોઈ વણનાર કોઈ ના મળે માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા ત્યારે એ તો મળે જ નહીં માથે જ્ઞાની પુરુષ ને રાખ્યા તો વળતા જ નથી વણનાર કોઈ વરનાર નહીં એટલે ભાઈ ગયા તમને વડનાર હતા જીવન નથી ગમતો કુટુંબકાળના જીવન ગમતા કારણ કે અમને ખબર હતી કે આ છે એ જ મારો હિતજી છે અને આજના જીવન આજના જીવનો આવી જાગૃતિ બહુ મંદ હોય જાગૃતિ મળે વિચક્ષણતા નથી વિચક્ષણતા વિચક્ષણતા નથી પણ દાદા એમાં અંદર થી અવાજ તો આવે છે આખું ખોટું કરે ભલે એ વડે નહીં પણ અયોગ્ય છે એ તો એવું એક ક્ષણ પૂરતું તારી થઈ જાય સંયમ આવ્યો સંયમ એ લોકો એમને એમ નિયમની બહાર નહીં જતા એમ ને નિયમ તો યમ એટલે શું એમ એટલે કે તમે કોને યમ કહો છો તમે યમ ક્યાં અર્થો વાપરો છો ભાવના હોય મારા આમ રૂપ છે તેમ રૂપ છે નિયમ માં ના છે નિયમ રાખવો નિયમ માં નિયમ માં નિયમ માં ગયા એક દાડામાં નાની પૂછે કહ્યું એક દાડા એક બધું વાંચવું નિયમ આવી ગયું શું દાડા જાય નહીં નિયમ આવી અને સંયમ તો દોડા ગયા થાય કોઈને ગાળો દેતો હોય તમે એની અંદર થાય કઈ કહેતું ના આવું એટલે તદ્દન ઓપિનિયન જ ડિફરન્સ બીજો તો ઓપિનિયન એ સંયમ અને એક એક ઓપિનિયન તમારો જ નહીં કોઈ ખાસ કઈ ગડબડ એટલે ખ્યાલ આવી જાય ઓપિનિયન ડિફરન્સ થાય ગુસ્સો થાય ગમતો નથી છતાં હું ગુસ્સો કરું જ છું કે ગમતું નથી છતાં કરું એ એમમાં જાય સંયમ ના કરો સંયમ નહીં બોટ ના જાય અને કેના સીધા ગુસ્સે કરે છે ગુસ્સો લાગે ચાર નહીં મારું બંધ થઈ ગયા આગળ પાછળ થાય પણ બહુ કરે આંખો કામ ના આપે કાન કામ ના આપે કાન કામ ના આપે આંખો કામ ના આપે બ્લડ પ્રેશર વધી જાય બ્લડ પ્રેશર વધે ઘટે ના ખાઈ કોમ્પ્રેસર બ્લડ પ્રેશર વધી જાય બ્લડ પ્રેશર વધી જાય મુશ્કેલી એ કે બોલાવા ના એ દાદા એવું હતું પેલા એને આધાર આપ્યો હતો તે આધાર પાછો ખેંચી દીધો એટલે ગબડી પડ્યો એ પેલા એને આધાર આપ્યો હતો એમને કે આધાર એમને પાછો ખેંચી લીધો આપણી પાસે આવ્યા એટલે પછી એને બીજો આધાર હતો નહીં એટલે ગબડી પડ્યો એમ લાગે હું બોલવાનું કરે બોલવાનું તો બધું એટલું એક જ છે ને અમલમાં કેટલું અમલમાં કેટલું એ પ્રશ્ન ઉભો થયો એ ગમન તો બહુ કર્યો આ બધું જાણીએ છીએ આમ હોવું જોઈએ આમ ન હોવું જોઈએ આ બરોબર છે આ નથી પણ અમલમાં શું એ દ્રષ્ટિ અમને આપો કે અમને પણ એમ દેખાય કે હા ખુદ આવીને સાંભળે દ્રષ્ટિ એ તો બરોબર છે એ જે આખો ખ્યાલ આવવો જોઈએ માનસિક રીતે એ તમે તે રીતે બોલ્યા ત્યારનું મને આ કરે કે એને દેખાય તો મને કેમ ન દેખાય આપણે બીજા ફળ બીજી ફળ ના કરીએ એના લીધે ફળ જોતું હતું અને આ ફળ તમામ શાસ્ત્રો માટે એક કદાચ અને એક કલાક આ કરે તો આ વધી જાય આખો દડો તપ કરે અને એક કલાક આ કરે વધી દાદા ભગવાન કલાક બહુ બહુ મોટો અંતર અંદર ફેરફાર મારે ભયામાં બોલતી વખતે ખૂબ માલુમ પડે ખૂબ માલુમ પડે ખૂબ ખૂબ માલુમ પડે છે હા ખૂબ માલુમ પડે મોટી જાય એવું કરે કે આપણા લોકોને પેલો ભૂખ મટી ગયેલી તેને જલી કે જમારો તો એને ગમે નહીં એટલે જલેબી અથવા બાસુ જ્યાં બને ઘણા લઈ મોટા મોટી અજાયબી છે આકાશ દાદા ભગવાન ના અસીમ જય કાર હો એ મોટેથી બોલાવીએ છીએ તારે આવી અનુભૂતિ તો થાય છે પણ કેટલાક સંજોગો એવા હોય કોઈ ઠેકાણે ગયા હોય કોઈ એવા વ્યવહારના પ્રસંગમાં હોય તો એ આખા સમુદાયની અંદર બેસીને પોતે પોતાના મનથી આ પ્રમાણે બોલ્યા કરે તો એવું એવું ફળ મળ્યા કરે જે મોટેથી બોલે છે તેવું ગણગોળ નહીં કરી નાખવાનું ના પછી જયારે મોટા મોટા બૂમ બરાડા એટલે મોકલો નાદ ઉભો થાય નાદ પછી શું થાય શું થાય જેટલું થાય અને મેં સવાલ એટલે પૂછ્યો કે એક તમે જે જો એટલા દાદા ભગવાન નથી તીર્થંકરો બેસી રહ્યા છે તીર્થંકરો બેઠા હોય આપણે બોલ્યા કરીએ જાય એમના નામથી બોલ્યા કરીએ જે ફળ એ આ કાળમાં ઉભું થયું એ મોટી છે છતાં આપણા લોકોને ન ભાવે તે હજાર કારણ કે કારણ કે ગોળ શિખર ને કરવાનું હોય તો એટલા આટલી ગ્લાસ શું ભાવ મેં નહીં હા જમેલા છે એટલે હજારો વર્ષ પહેલા પણ કોઈ ઋષિ મુનિ અમુક પ્રકારે ઓમ બોલી ગયો હશે એના જે પ્રત્યાઘાતો આંદોલન અને કંપન જે ચાલુ રહે એ ક્યાંય પકડે ખરા કે એમ આ જે આખો ઉભો થાય નાદ આ નાદ નથી ભોગ એ જે છેલ્લી કક્ષાના મનુષ્યો એમને એક માણસ ના લઈએ એના કરતા બધા જેટલા છે બધા સમાવેશ કરીએ તો ઓમનો સમાવેશ થાય ભાગ છે અને આ તો તીર્થંકર ભગવાન બેઠા છે ને દાદા એક આભા ઉભી થાય માનસિક ઓમ કરીને જે લઈએ છ ચક્રો નું અંદર થઈ અને બ્રહ્મરંગ સુધરીમાં જતા એ માનસિક ભૂમિકામાં મસ્તી હોય જ્યાં માનસિક ભૂમિકા સંતોષ પામી મસ્તી આવે પણ મસ્તી એ ધ્યેય નહોતું મસ્તી એ ધ્યેય નહોતું ધ્યેય નહોતું એ ધ્યેય નતું લોકો મસ્તી એ ધ્યેય છે આત્મદર્શન હા એ ધ્યેય તે માટે કોઈ ભારી ના અમુક પુસ્તક કોઈ પણ પુસ્તક છપાઈ વહેતું હોય તો વહેતી છે કે ત્યાં બહુ ઘટે કાયદો આવવો જોઈએ એટલે પ્રકાશક ને સર્વ આ વાક્ય ના હોવું ઘટે હવે આ પ્રકાશક ને સર્વ ના રાખે તો લોકો દુરુપયોગ કરે શું કહ્યું

એમાં એક વાક્ય અહીંથી લે છે એક અહીંથી લે છે એક અહીંથી લઈ લે લખો કેમ લખો કે એક અક્ષર છપાવે પણ એક અક્ષર પણ જવાબદારી બધા બધી આપવા દેવાય છે ને અધિકાર ના હોય માનવ સ્વભાવ જ એવો છે દાદા કે પોતાને અનુકૂળ હોય લઈ લે બીજા વિચારો ન શકે નામ અને એકાગ્રતા આ એકાગ્રતા તો ઠીક છે પણ આ સવાર એનું કીર્તન ભક્તિ નું એકદમ ફળ મળે ચિંતુ કીર્તન ભક્તિ નું શું ફળ મળે હે શું ફળ મળે શું જાણવા વાળા ઉડાય સાફ કરી નાખે બધા અને સમજાતી અત્યારે અત્યારે ના આવતી અરે એક માણસ હતો બધા હાથ જતો પેલા થતા કુલના એ બધા પાંચ પચાસ ભેગા થયા રહી જતો હતો લઈ જતો દવા ખરાબ જતો હતો બધા દાદા ભગવાન સિંહ જે કઈ હવાનું ડોક્ટર કે ફેરફાર કેમ થઈ જાય એ આવું અગોટ વસ્તુ ગમે તે માણસ અજાણ્યા મળે પણ કેટલી જગ્યાએ અજાણ્યા અજાણ્યા લોકો બહુ માણસ બોલે લોકો આપણે દેખાય છે કે આ બોલજો પછી ભગવાન ભેગો થયો ના થયા સતત પણ આપના આપડે તો જલેકર ખાતા કરે ને એટલે બધું બને એવું બને બને શું બને સંયમ સુખ એટલે વૈભવ સુખ કહેવાય નહીં ચિંતા ઉપાધિ કશું વૈભવ સુખ પછી વાતચીત કરી છે કે આવો આવો આવો ને આત્માને અલગ આત્મજ્ઞાન અને ભેદ વિજ્ઞાન દેહ ને આત્મા બે નો ભેદ પાડી આપે એવું વિજ્ઞાન કે આ ભાગ દે અને આ ભાગ આપ એવું ભેદ વિજ્ઞાન જે કાર્ય આપે તે બે જુદું અનુભવ કરવામાં આવે જેમાં પાંકરા અને આ ગૌ ગૌ કાંકરા બે જુદા પાડવા પડે ને એ દેહ ને આત્મા બે જુદા પાડવાના દેહ કયો ભાગ અને આત્મા કયો ભાગ એ જાણનાર જોઈએ ને ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન માટે સમય કાઢીને એના માટે ધ્યાન કરવાની જરૂર ખરી આત્મ ધ્યાન કરવા સમય કાઢીને બેસવાની ધ્યાન તો ધ્યેય નક્કી કર્યા પછી ધ્યાન ધ્યાન નો કરનાર કોણ અને ધ્યેય શું છે આપડે ધ્યેય આત્મદર્શન લેવું ને ધ્યેય આત્મદર્શન ધ્યેય આત્મદર્શન લેવું આમાં ધ્યેય છે તો આત્મદર્શન લેવું હા આત્મા પ્રાપ્તિ કરવાનો ધ્યેય આત્મ સમાધિ કરવાનો ધ્યેય આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો ધ્યેય એ ધ્યેય અને પોતે ધ્યાતા બે નક્કી થાય ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય હવે આત્માનો ધ્યેય નક્કી કરવા માટે આત્માનું જ્ઞાન જાણવું છે કે આત્મા શું છે આત્માનું જ્ઞાન જાણ્યા છે એને ધ્યેય તરીકે મુકાય તો મુંબઈ જવું છે ધ્યેય ખરો પણ મુંબઈ જાણવું છે આજુબાજુનું છે એ જોવું જોઈએ બધું જાણવું પડે ત્યાર પછી મુંબઈ જવાનું શું કરવું આ વ્યવહારમાં એવું આત્મા શું છે બધું જાણવું પડે એ જાણી જાય તો ધ્યાન ની જરૂર જ ક્યાં જાય પછી કઈ જ્ઞાન ની જરૂર ના ધ્યાન ધ્યાન તમે કોઈ કાર્ય જોયેલું આત્મા ને આત્મા નો સ્વરૂપ આનંદ જેથી અલગ ઇન્દ્રિય થી અતિત તે સ્વરૂપ આનંદ એટલું સાધારણ છે માં આવે શું કે છે દેહ થી અલગ દેહ થી અલગ આત્માનો આનંદ એવું એટલું સાધારણ રીતે માં આવે અનુભવમાં આવે દેહ થી અલગ અલગ શરીર થી અલગ આત્માનો આનંદ એવો કઈ સાધારણ અનુભવમાં આવે એમ આત્મા કજું કરે છે આમાં દેહ માં રહીને એવું તમને શું લાગે શાસ્ત્રો વાંચે છે શાસ્ત્રો વાંચે છે હોભળે છે શાસ્ત્રો કે શાસ્ત્રો નો કયા લખ્યા પ્રમાણે આધાર પાડે છે એ પ્રમાણે શાસ્ત્રો વાંચે સાંભળે એ પ્રમાણે શક્તિ પ્રમાણે અમલમાં મૂકે શાસ્ત્રો વાંચે સાંભળે પછી એ પ્રમાણે શક્તિ પ્રમાણે એને અમલમાં મૂકે آپ کوئی جانے نہیں અરે આત્માનો દેહ ને આત્મા બે કઈ જુદા પાડવાના જે પેલા પાણી લાવે તેમ જુદો થઈ જાય દેહ ને આત્મા જુદા પાડવા મુક્ત પુરુષ વગેરે થાય જુદા થયેલા હોય તો પણ દાદા એ શું થાય છે આત્મા એક મોટો શબ્દ જ રહી જાય છે આત્મા આત્મા આત્મા એમ શબ્દ રહે છે એનો કઈ કશો પરિચય નથી મળતો લખ્યું ને ચાર વેદ ચાર વેદ ભણી રહે એટલે વેદ બોલે ધીસ ઇઝ નોટ અહીંમાં ઠાકુર આત્મા આત્મા હોય નહીં કે આત્મા પુસ્તકમાં હોય નહીં ધીસ ઇઝ નોટ ધેટ કે ગોટુ જ્ઞાની કે ચાર વેદના ઉપરી છે ના ભાઈ એમ કહીએ કે કલ્પિત આત્મા ની વાત થાય પણ એ કલ્પના આવવી જોઈએ ને કલ્પના નો કઈક બેઝ પ્રતિષ્ઠિત કહીએ છીએ આપડે મૂળ આત્મા નથી પ્રતિષ્ઠિત કહેતા આ બધું ક્રિયા કરે છે પ્રતિષ્ઠિત આત્મા કરે મૂળ આત્માને જાણે તો છુટકારો એટલે શું થયું દાદા એમાં પ્રતિતિ નહીં આવી એમાં પ્રતિતિ નહીં બેઠી પ્રતિતિ બેહે નહીં અને શંકા જાય નહીં આત્મા આવો છે તેવો છે શંકા જાય નહીં કોઈને કહીએ નહીં હિન્દુસ્તાનમાં એક માણસ એવો નથી જેને આત્મા આવો છે તેવો છે એવી શંકા ગઈ હોય એની વસ્તુ નથી આ તો નાની પુરુષ હોય ત્યારે કઈ ના હજારો માણસો શંકા જાય મૂકી જાય મૂળ આત્માને જાણવાનો ઉપાય મૂળ આત્માને જાણવાનો મૂળ આત્માને જાણવાનો કોઈ ઉપાય મૂળ મૂળ આત્માને જાણવાનો કોઈ ઉપાય એક નાની પુરુષ ને કહેવાનું કે આપણે સાહેબ મારું કઈ મારે કઈ આત્મા બે જુદા પાડી આવું એ બહારી ડોક્ટર પાસે જઈએ ત્યારે ડોક્ટર ને કહે સાહેબ અહીં આ દરદ થયું છે તો આ ભાગ વધ્યો છે એ ગંદી કાપી લો તો ઓપરેશન કરી નાખે એ જુદું કરી આપે એ બધા જ્ઞાની પૂરી બધું જુદું કરી આત્મા બે બે જુદા જ કરી આપે પછી એકાકાર ના થાય એકાકાર પછી થાય નહીં અને ત્રણ સુધી જુદા પડે નહીં જ્ઞાની પુરુષ ના સિવાય જુદા પડે નહીં કારણ કે જુદા પડે જ્ઞાન એટલું કામ નથી કરતું જ્ઞાનાકૃતિ પાપો ભસ્મીભૂત કરવા પડે અને ભગવાન ની કૃપા ઉતારી બધા ટાઈમ સાથે થાય ત્યારે કામ થાય જ્ઞાન એકલાથી કામ થતું હોય તો આપડે લોકો બોલે આપણે જો બોલીએ છે ને એવું બોલે કામ થઈ જાય ના એના આપડે જેવું બોલીએ જેવું પેલો બોલવા મળ્યો કશું મળ્યા નહીં તો તો દાદા પછી આપ આપ જે જ્ઞાન જ્ઞાન ના વખતે જે બોલો છો આપ જે જ્ઞાન ના શબ્દો બોલો છો એ પછી ટેપ રેકોર્ડિંગ કરીને પછી એ બોલ્યા કરે ભગવાન કારણ કે શ્રીમદ રાત્રે કહ્યું જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આશરે આત્મા અહીં આગળ કોઈ હાથ કરાય નહીં અહીંયા હાથ કરવો બહુ જોખમ છે આત્મા પ્રાપ્ત કરવો શબ્દ થઈ ગઈ એની પાસે જ્ઞાનાગ્ઞ થી પાપો વસ્તુભૂત થાય શું થાય છે બીજું શું થાય છે આત્મા બે જુદા પડી જાય બીજું શું થાય છે કે ભગવાનની કૃપા ઉતરે છે એટલે નિરંતર જાગૃતિ ઉભી થઈ જાય અને પ્રજ્ઞા શરૂઆત થઈ જાય તમારે જયારે ઈચ્છા હોય ત્યારે કેવું અહીં આગળ બેન ને કેજો આ બધા થઈ ગયું છે એટલે બધાને ચાલે લોકોને ભગવાન એનર્જી હોય એ એનર્જી આપણે એવું છે ને એ એનર્જી હોય એમનો પુલ જાગે એનર્જી હોય તો પુલ જાગે ને એમનું અમારું ના અમારું પુલ જાગે ક્યારે એ એલર્જી હોય તો એ એનર્જી હોય ભગવાન શબ્દ એમનો પ્રશ્ન છે કે આ જે ભગવાન શબ્દ બધા જે બે ચાર બધા બહાર બધા ભગવાન કેવડાવે છે કહેવાય છે એ ભગવાન શબ્દ કેમ લગાડે છે ભગવાન તો મહાવીર થઈ ગયા કૃષ્ણ થઈ ગયા તો એ પૂછ્યું છે એમને ના પણ અહીં ભગવાન નથી આ દાદા ભગવાન આ દાદા ભગવાન આ તો જ્ઞાની પુરુષ છે અહીં નથી અહીં તો હું તો આ બધા આખા બધા આખા જગત નો શિષ્ય છું શું છું અને જ્ઞાની પુરુષ છું મય પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે હું આમ કરીને નમસ્કાર કરું છું મય પ્રગટ થયા છે ચૌદ લોક નો નાથ છે એ જ દાદા ભગવાન એટલે અહીં પૂછે તો ખબર પડે ના પૂછે તો હજી બિચારા ગુસાયા જ કરે તો આજે વાંચે એટલે પૂછે અમને પૂછે કે આ ભગવાન કોણ છે એટલે અમને પૂછે એટલે અમે તો કઈ ભાઈ અમને બહુ માલુમ નથી પણ હવે આપડે તો આ રૂબરૂ જઈએ તો આપડે મેં કીધું કોઈ ખતમ ખુલાસો કરી લઈશું એમ કોઈ એમને પૂછે કે આ ભગવાન કેમ કે છે એટલે કે મને તો કેવો ખુલાસો ભગવાન શું છે કોઈ જાણતું નથી કલ્પના ના ઉભા કરેલા તેવા અહીંથી દેખાતા નથી એટલે શંકા કરે શંકા પણ ભગવાન શબ્દ નો ખુલાસો સાંભળ્યા પછી એને કોઈ વિકલ્પ રહેતો નથી પણ બહાર જે છે તેને બીજા માણસો ભરતા ફરતા પૂછે એટલે એ કે હા એ કઈ ખુલાસો કરી શકે નહીં એટલે એ વસ્તુ નો જરા કોઈ અવાજ તો પૂછવા માટે આવ્યા હોય ને એને જો બરોબર જો ખુલાસો થઈ જાય તો બહારના માણસો ને બહુ મોટો ઉપકાર થશે ઉપકાર કારણ કે એ લોકો પેલા રજનીશ ભગવાન જોડે જોડી દે છે એટલા માટે મારે પૂછવું પડે રજનીશ ભગવાન જોડે આપણે જોડી દે એટલે કે મારે ખાસ પૂછવું રજનીશ સાહેબ ભગવાન હિંમત જેવી લખતા